યુનિવર્સિટીના હોલમાં વાક્ય વાંચ્યું કે God is not creator of this world only scientific circumstantial એવિડન્સથી ચાલે છે આ જરા મને સમજાવશે દાદા કઈ નોકરી દાદા મન તો બહુ સારું મનનો ઉપયોગ કરે છે તે ગિલ્ટી છે મનનો જે ઉપયોગ કરે છે તે પોતે ગિલ્ટી છે મન ગિલ્ટી ને મન તો બહુ સારું પ્રસંગ બને અને બુદ્ધિ આપણી એ થઈ જાય ક્રોધ તદ્દન ક્રોધ આવી જાય એ એ વસ્તુ કામ બન્યા કરે છે બુદ્ધિ છે બુદ્ધિ એ કદાચ ગિલતી છે કે છે અને ક્રોધ કેમ બહુ આવી જાય છે મને ગિલતી ને બુદ્ધિ એ ગિલતી ગિલતી તમે આ જે ઉપયોગ કરી જતી તે ગિલતી છે કે છે ક્રોધ કેમ મને બહુ આવી જાય છે અને વાપરતો ના આવડે સોનાની કટાર હોય તો તે પેટમાં મારે ના પેટમાં મારે એટલે ગુનેગારી પોતે છે વાપરતા નથી આવડતું મન વાપર્યું મનનું યુઝ કેવી કરવો તે જાણતા નથી હવે એવું છે ને હવે મારે તો સાસઠ વર્ષ થયા તો કે હવે સાઠ એપ્રિલ બુદ્ધિ ના આવે ને તેમ મને છાસઠ વર્ષ થયા સિક્સટી સિક્સ વર્ષ તો બધા કે છે કે સાઠે બુદ્ધિ નાખી એવું કે બધા સમજે એ ચીડાય એટલે પછી ઘરમાં બધા એવું નહીં તેમને કે બધી જતી રહી પછી એવું કે લાગતી નથી આપણને ચલાવવું પડે આ બધું જતું રહે આ બધું ક્રોધ માર મારેલું બધું જતું રહે મન વધતી જાય એવું બધું છે એટલે શત્રુ છે મન મોહ લોભ માયા એનો કઈ ઉપાય મળે તો આ ઉંમરે મારું કઈક બીજું પગલું હું ભરી શકું આ ઉંમરે જો આ પાંચ શત્રુઓ છે ક્રામ ક્રોધ મોહ એનો કઈ ઉપાય મને મળે તો મળે હું કઈ બીજું કરી શકું એ કઈ વસ થાય તો બિલકુલ થાય જ નહીં એને હરિહંત કહેવાય છે દસ દુશ્મનો જીતે ક્રોધ માન માયા હરિહંત ત્રિમંત્ર બહુ સરસ બોલે છે વર્ષોથી છે આથી મને મેં કહી કે કંઈ કરની હું એને કેમ કે કંઈ કરની તો મને કહે કે મારા ભગને તો મારી ના કરે એમ કે મને તમે કેમ What? What?